લૂકની લખેલી સુવાર્તા એનો બારમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય બારમો એટલામાં હજારો લોક એકઠા થયા તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા ત્યારે સૌથી પહેલા તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યો કે ફરોશના ખમીરથી સાવધાન રહો તે તો ઢોંગ છે પણ પ્રગટ નહીં કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી અને નહીં જણાશે એવું કંઈ ગુપ્ત નથી માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે મારા મિત્રો હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે અને તે પછી બીજું કંઈ કરી ન શકે તેઓથી બીવો નહીં પણ તમારે કોનાથી બીવું તે વિશે હું તમને ચેતવણી આપીશ મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીવો હા હું તમને કહું છું કે તેનાથી બીઓ શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી તો પણ દેવની દ્રષ્ટિમાં તેઓમાંની એકે વિસરાયેલી નથી પરંતુ તમારા માથાના નિમાળા પણ સરખા ગણાયેલા છે બીઓમાં ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો હું તમને કહું છું કે માણસોની આગળ જે કોઈ તમને કબૂલ કરશે તેને દેવના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર દેવના દૂતોની આગળ કરવામાં આવશે જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે તેને તે માફ કરવામાં આવશે પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહીં જ્યારે તેઓ તમને સભાસ્થાનોમાં અને અધિપતિઓ તથા અધિકારીઓની આગળ લઈ જશે ત્યારે તમારે કેવી રીતે અથવા સ્વ ઉત્તર આપવો અથવા અમારે શું કહેવું તે વિશે ચિંતા ના કરો કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે લોકોમાંથી એક જણે તેને કહ્યું કે ગુરુ મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે તેણે તેને કહ્યું કે ઓ માણસ મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણ ઠરાવ્યો તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઉપજ થઈ તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી તેણે કહ્યું કે હું આમ કરીશ મારી વખારને પાળી નાખીને હું તેના કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ હું મારા જીવને કહીશ કે ઓ જીવ ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે માટે રાખી મૂકેલી છે આરામ લે હા પી આનંદ કર પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે ત્યારે જે વસ્તુઓ ત્યાં સિદ્ધ કરી છે તે કોની થશે જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી તે એવો જ છે તેણે પોતાના શિષ્યોને કહ્યું એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો અમે શું ખાઈશું તેમજ તમારા શરીરને સારું પણ ન કરો કે અમે શું પહેરીશું કેમ કે ખોરાક કરતા જીવ અને વસ્ત્ર કરતા શરીર અધિક છે કાગડાઓનો વિચાર કરો તેઓ તો વાવતા નથી અને કાપતા પણ નથી તેઓની પાસે વખાર કે કોઠાર નથી તો પણ દેવ તેઓનું પોષણ કરે છે પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિશે તમે કેમ ચિંતા કરો છો ફૂલ જાળવાનો વિચાર કરો તેઓ કેવા વધે છે તેઓ મહેનત કરતા નથી તેઓ કાંતતા પણ નથી તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ અલ્પવિશ્વાસીઓ તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે અમે શું ખાઈશું તથા શું પીશું તેની શોધ ન કરો અને મનમાં સંદેહ ન રાખો કેમ કે જગતના લોકો એ સઘળા વાના શોધે છે પણ તમારા પિતા જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે ઓ નાની ટોળી બિહોમાં કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો જીર્ણ નહીં થાય એવી થેલીઓ એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય પોતાને સારું મેળવો ત્યાં ચોર વાવતો નથી અને કીડો ખાઈ જતો નથી કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત રહેશે તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાત જુએ છે કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારું દ્વાર ઉઘાડે તેઓના જેવા તમે થાવ જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે હું તમને ખચિત કહું છું કે તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે અને આવીને તેઓની સેવા કરશે જો તે બીજે પોરે આવે કે ત્રીજે પોરે આવે અને તેઓને એમ કરતા જુએ તો તે દાસોનો ધન્ય છે પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોય કે કઈ ઘડીએ ચોર આવશે તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત તમે પણ તૈયાર રહો કેમ કે તમારા ધારવામાં નહીં હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે પિતરે પૂછ્યું કે પ્રભુ તું આ દ્રષ્ટાંત અમને કે સર્વને કહે છે પ્રભુએ કહ્યું કે જેને તેનો માલિક પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે તેઓ વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે જે દાસોને તેનો માલિક આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલ મિલકત પર તેને કારભારી ઠરાવશે પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતા વાર લગાડે છે અને દાસોને તો દાસીઓને મારવા માંડશે અને ખાવા પીવા તથા છાકટો થવા માંડશે તો જે દિવસે તે વાત જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તે ઘડીએ તે દાસનો માલિક આવશે ને તેને કાપી નાખીને તેનો ભાગ અવિશ્વાસની સાથે ઠરાવશે જે દાસ પોતાના માલિકની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તે ઘણો માર ખાશે પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કર્યું હશે તે થોડો જ માર્ગ ખાશે જે કોઈને ઘણું આપેલું છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માગવામાં આવશે હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું પણ મારે એક બાપ્તિસ્મા લેવાનું છે અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવા હું આવ્યો છું હું તમને કહું છું કે ના પણ તેથી ઉલટું ફૂટ પાડવા આવ્યો છું જેમ કે હવે એક ઘરમાં પાંચ ફૂટ પડશે એટલે ત્રણ બેની સામા અને બે ત્રણની સામા થશે પિતા દીકરાની સામો તો દીકરો પિતાની સામો થશે મા દીકરીની સામે દીકરી પોતાની માની સામે થશે સાસુ પોતાની વહુની સામે અને વહુ પોતાની સાસુની સામે થશે એમ તેઓમાં ફૂટ પડશે તેણે લોકોને પણ કહ્યું કે તમે પશ્ચિમથી વાદળી ચડતી જુઓ છો કે તરત તમે કહો છો કે ઝાપટું આવશે અને એમ જ થાય છે જ્યારે દક્ષિણનો પવન વાય છે ત્યારે તમે કહો છો કે લૂ વાસે અને એમ જ થાય છે ઓ ઢોંગીઓ પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી તું તારા વાદીની પાસે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેઓથી છૂટકો પામવા સારું યત્ન કર રખેને તે તને ન્યાયાધીશ આગળ ઘસી લઈ જાય અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે અને સિપાહી તને બંદીખાનામાં નાખે હું તમને કહું છું કે તું છેલ્લી દમડી ચૂકવશે ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી